બને તો આ સ્થિતિ ના રહે ના પડે ના શકે ને ઇમોશન થયા કર મન મન બધું મન બુદ્ધિ જીતને અહંકાર અંતરકરમાં ઇમોશન થયા કર આવે તો બધું ફ્રેક્ચર કરી નાખે કોઈ ઘરે આવ્યા નહીં એનો અજબ એ છે પરમાત્મા નો પ્રકાશ ઉત્પન્ન થઈ પછી રહી શું એકવીસ છ ઓગણીસો સિત્તોતેર ભૂપતભાઈ પેટને ગેર ભાટકો પર ચિંતા ના માટે આવતા પછી મોંઘવારી વસ્તુ કરવાનું તમારા હાથમાં હશે આપણા હાથમાં કેવી રીતે હોય ચિંતા તમારે આપણને ચિંતા થાય તો જ્ઞાની પુરુષ ની પાસે એની કૃપા લઈ જવાની ચિંતા બંધ થઈ જાય નાના છોકરાઓ ચિંતા કરે તમે એકલા કરો નાના છોકરાઓ નાના છોકરા ક્યાંથી બાળક જેવા થઈ જાય તો કઈ એને શું હોય બાળકને તો કઈ નહીં એને તો જોતું હોય એ કુદરતી મળી મના થાય ચિંતા કરો છું એટલે જવાબદારી જવાબદારી જવાબદારી તમારી માથે શું જવાબદારી જવાબદારી તો ખરી છે બોલો ચિંતા નહીં કરતા શેઠિયા લોકો ચિંતા કરે કારણ મજૂરો ઊંચી ગતિ માં આવવાના છે શેઠિયા ઊંચી ગતિ જવાના ચિંતાથી ઊંચી ગતિ થાય મારે ચિંતા ના હોવી જોઈએ ચિંતાથી વધી જાય ખરું વધતો નથી ચિંતાથી વધી જતો કરવું હોય જો આપણે ચિંતા કરીએ તો વધી જાય તો કરવું વધતું નથી વિતરાગ ભગવાન ને જે દર્શન કરે ને ત્યારથી ચિંતા બંધ થઈ જ જોઈએ એવું છે ને પણ દર્શન કરતા નથી આવડતું દર્શન કરતા નથી આવડતું બાળકને ક્યાંથી આવડે દર્શન કરવું તમારી પાસે તમે બાળક જ છીએ ને આપની પાસે અમે બાળક છીએ હા બાળક છે એટલે જ તો શું છે દર્શન કરતા હજુ આવડતું નથી દર્શન તો શીખવાડે જ્ઞાની પુરુષ આવી રીતે દર્શન કરજો સારું થાય તો ચિંતામાં તો અગ્નિ હેગ્યા કરે ચક્કરિયા જોઈ લો પેલા કંદાવા છે ચક્કરિયા ત્યાંથી શાકભાજી લઈ આવે છે બધું ચિંતા ના કરે એકદમ જૈન થઈ જાય ને બરાબર થઈ જાય ગમે ત્યાં આનંદ માં બેઠા હોય છતાં એવું કોઈ વાત શબ્દ નીકળી જાય કે ગમે તે થાય તો એમાં એકદમ શેઠ ઉભો થઈ જાય એ ગમે એટલા આનંદમાં બેઠા હોય એને કંઈક એવો શબ્દ નીકળી જાય કે એટલે ઉભો થઈ જાય એવો જાય ને કેવા હોય મહિનામાં એકાદ દાડો જરાક પ્લેસ થઈ ગયો રોજ રોજ જઈ ના લેટ ના થાય તમને નિમિત્ત કહે ને પેલા થાય છે આવું નિમિત્ત શા માટે બને છે એવું નિમિત્ત શા માટે બધા આનંદ માં બેઠા અજ્ઞાનતા કાઢ્યું છે ચિંતા જાય એવું ક્લેશ થાય બંધ થઈ જાય એવું કરવું છે તારે ધ્યાન ધી એમાં તમારી અનુમોદના એટલે જોઈને કરો ભગવાન કરવું કરાવવું ના કરી છે ને બરાબર પૈસા હોય ના પૈસા હોય પૈસા ઘણા હોય તો બાર રૂપિયાની ચિંતા રૂપિયા બાર તો કાંઈ કઈ પૂછતા તમે મારું બગાડ્યું આપણે ના બગાડ્યું કઈ કે બાબા ને થઈ લાવે દર્શન કરવા થઈ આત્મમોક્ષ આપે એટલે ચિંતા રહી સ્થિતિ બનાવે તો પણ અંતરા કેટલા બધા પ્રાપ્તિ જ ના થાય જય સચિદાન नहीं लगता है उसका क्या कारण है ध्यान नहीं लगता है मेरे मेरे को आप देता है मेरे को ध्यान लगता है कि नहीं आपको हा? तो जो तो जो दिखाता है और जो हाय इसका ध्यान लगता है जो हाई नहीं इसका ध्यान कैसा करेगा होना चाहिए इधर आप किसका ध्यान करता है कोई कौन सी चीज का ध्यान करता है आप अंदर में जो रोशनी होता है उसका ध्यान आना चाहिए अंदर में जो रोशनी है उसका ध्यान आना चाहिए <laughs> उसकी रोशनी के ध्यान कभी हो जाएगा ये क्या चीज है वो जाने का बाद उसके ध्यान हो सकती है ये क्या चीज है ऐसे शब्द से जानने से उसका ध्यान हो सकता है मगर शब्द से जाना नहीं ध्येय क्या चीज़ है और ध्येय नक्की करना चाहिए आप ध्याता है और ध्याता और ध्येय का जो लिंक है वो ध्यान बोला जाता है आप समझना है ध्येय नक्की करना चाहिए क्या ध्येय नक्की किया है जैसा लोग बताता है ऐसा क्या होता है ऐसा ध्यान से तो उल्टा मगज खराबी हो जाती है ध्यान तो सच्ची वस्तु क्या होना चाहिए वो ज्योति स्वरूप क्या है इसके शब्द से भी जानना चाहिए अनुभव से नहीं जाना तो शब्द से जाना शब्द से जान के ध्यान इसका किया तो कुछ कुछ फायदा मिलता है शब्द से नहीं होता है शब्द शब्द बोलने से भी नहीं होता है शब्द बोलने से भी नहीं होता है शब्द बोलने से भी नहीं होता है नहीं वो शब्द सच्चा नहीं है आपके पास वो सच्चा है तो वो ज्ञान होता रहे आप जो जानता है वही शब्द सच्चा नहीं आप समझ वो सच्चा होना चाहिए आपको ध्यान आप जाता है और ध्येय को नक्की करना है डिसाइडेड और फिर ध्यान लगता है क्यों नहीं लगे भूपत को ध्यान लगता है पूछो तो खरा कहीं ध्यान लगता है आपको ज्योतिष कल्पना किया ये आकाश आकाश आकाश तक बड़ा है तो ऐसा दिखाएगा कल्पना का नहीं चलेगा वहाँ काल्पनिक नहीं चलेगा अब ना सच्चा शब्द से सच्चा हो रहा है आप समझाते हैं जय इसको आखा आखा दिन ध्यान देता है और रात को भी रहता है वही ज्योति स्वरूप का भगवान का है भगवान इनके पास से दूर जाता ही नहीं अरे आपने कभी सुना भी नहीं है भगवान क्या चीज है Do you know the address of the God? God is within. God is within. हाँ और ऊपर है कि नहीं ऊपर लोग बोलता है ऊपर है नहीं God is everywhere within हाँ. also. God is everywhere. हाँ. He is within also. God is in every creature, whether visible or invisible. God is in every creature, whether visible or invisible. और तुम्हारी तुम्हारी अंदर है मेरी अंदर है और बीच में इनविजिबल क्रिएचर है इनकी भी अंदर है भगवान क्रिएचर के अंदर ही है शुद्ध चेतन पे है अपने में कैसा जगाने का है ये अपने में वो कैसा जगाने का है? अपने में वो कैसा जगाने का क्या दिखाने का અંદર છે એને જાગૃત કેવી રીતે કરવું એમ जागृत तो जि- जि- जिसको जागृत हुआ है ना जाने का है आपने कभी कभी ताव आता है तो डॉक्टर भी पहुंच जाता है कि आपको खुद से दवा बना लेता है डॉक्टर तो ऐसा उसका भी डॉक्टर से वहाँ जाना है आप खुद से दवा करके जाते हैं मर जाता है हमारे एक तो दिन में हमें एक घंटे में कर देंगे तो आखिर आज की जिंदगी में नहीं चली जाएगी तो बहुत बड़ी मेहनत की बात है आधा घंटे करना है एक घंटे का जो मुक्त हो गया है इनकी पास दिए तो अपने को मुक्ति मिलती है सब कुछ सब चीज मिलती है तो मुख का दाता बोला जाता है ज्ञानी मुख का दान देने को आया है जिसको चाहिए ये दान लो आप खुद से दवा बनाओ नहीं चलेगी और डॉक्टर लाइन में नहीं चलेगा डॉक्टर के वहां से दवा लाता है कि हाँ એટલે અમારી પાસે આવો તમારે જો कुछ चाहिए तुम्हारे मन आप ध्यान दे आखा दिन रहेगा फिर चिंता भी नहीं हो जाएगी कभी नहीं चिंता हो ऐसा कभी सुना नहीं है ऐसी बात मैं करता हूँ मैं क्या चीज करता हूँ कभी सुना नहीं किसी कोई ने आदमी ऐसी चीज की बात करता तो आपको तो ऐसा लगता है कि ऐसी होती है ऐसी होती है होती है सब चीज होता है तो ज्ञानी पुरुष को आखा ब्रह्मांड का लाइसेंस रहता है वो तो सब कुछ कर सकता है मगर करता नहीं है निमित्त है क्या है करता भाव से नहीं करता है निमित्त भाव से करता है तुम्हारी समझ में आपकी समझ में है हाँ करता हो जाए तो इसको बंधन हो जाए कर्म बंध लगता है तो भगवान भी करता नहीं है भगवान जो की करे नहीं तो इसको भी कर्म लगता है भगवान ने दुनिया क्यों बनाई ये दुनिया ऐसी क्यों बनाई काय के लिए बनाई ऐसी समझ में नहीं आता है ठीक है जी समझ में नहीं आता है है क्यों नहीं क्यों नहीं क्यों नहीं है बनाई? समझ में नहीं आता है क्यों बनाई समझ में नहीं आता नहीं हाँ क्यों बनाई इसको? क्यों बनाई वो समझ में नहीं आता देखो જય સચિદાન સચિદાન થઈ ગયો શાંતિ કરવી નથી હે? ઠીક છે. ઘરમાં અશાંતિ છે ને હે? ઘરમાં અશાંતિ છે ને લક્ષ જ્ઞાન ચોટ્યું છે ઘરમાં અશાંતિ છે ઘરમાં આવવા વાળા છે એમને હા વિસ્તર ઘરના ધણી હા ઘરના દરેક તમારા <laughs> જ એક કલાક તમે કહ્યું आपको जन्म लेके क्या करना चाहिए आपको जन्म लेके क्या करना सब लोग बधाई लोग तो हाँ। वो मनुष्य जन्म हुआ और हिंदुस्तान के अंदर हुआ वो मोक्ष के लिए है और बाहर हिंदुस्तान के बाहर है वो सब मौज के लिए है हिंदुस्तान के अंदर मौज करने के लिए जन्म नहीं है मोक्ष के लिए है और हिंदुस्तान की बाहर सब मौज करने के लिए तो मौज करना था तो बाहर बाहर जन्म लेना था तुम्हारा तो मौज इधर मौज नहीं करने का इधर मोक्ष के लिए प्रयत्न करने का क्या करना चाहिए भावना करना चाहिए मोक्ष के लिए क्या करना चाहिए मोक्ष के लिए क्या करना चाहिए हमारे पास आना दूसरे क्या हमारा क्या किसी के पास मोक्ष हम मोक्ष दाता है इसका उसका दान देने के लिए आया है आपको चाहिए तो ले जाना नहीं चाहिए तो हम दान देने को आए जो जिसके जो आदमी का मोक्ष हो गया है वो दूसरे को मोक्ष दे सकता है आप समझना है ना अरे कभी ऐसी बात सुनने में नहीं आई पुस्तक में नहीं पुस्तक की बात this is cash bank in the world तो इसका अनुभव करा सकते हैं इसका अनुभव करा सकते हैं अरे अनुभव नहीं तो हर एक चीज करा सकता है अनुभव अकेला नहीं हर एक चीज कराता है आप जो मांगो वो कराता है अनुभव तो सबको कराया है वो तो सब अनुभव ही आज हमको मिला था कोटि जन्म का पुण्य का उदय हो गया है आज तो भी आपको उसका बदला नहीं रहो तो फिर हम क्या करेंगे हम तो चले जाएगा टाइम हो जाएगा तो हम हमने को मिला हुआ रिवॉर्ड नहीं मिला आपको तो फिर क्या करें आप आप गफलत मारो तो हम क्या करें हम तो सब चीज देने को तैयार है सब चीज जो मांगे वो देने को तैयार है अगर आप गफलत मारे तो हम क्या करें Divaldi the puzzle itself. There are two viewpoints to solve this puzzle. वो जाने के टाइम वो जाने का टाइम होता है ना तो दो चार रोज बाकी रहे हो ना तो बोलता है नहीं बोलता है हम बोल सकता नहीं ऐसा बोलता है जाने के टाइम बाद दो चार दिन बाकी रहे तो कितना आदमी बोलता है बंद थे कि बोला तो नहीं कहता अरे आप बोलते हैं हम बोलता है अरे क्या बोलता है ऐसे कोई आदमी वर्ल्ड में ठंडा जाने की शक्ति नहीं है कोई आदमी ऐसा जन्म नहीं लिया है कि ठंडा जाने की अपनी खुद की शक्ति हो जब बंद हो जाएगा तो मालूम हो जाएगा कि हमारी शक्ति नहीं थी वाणी कैसे बोलता है तो आखा दिन बोलता है हमने ऐसा बोला हमने ऐसा बोला तुमने ऐसा बोला आपको नहीं समझ में आता है, और गाने के टाइम क्या बोलता है હબડનાર તો હબડને તક નથી આ ગયું કે અંદાજ જવાની શક્તિ વાળો કોઈ જન્મ્યા નથી વર્લ્ડ में कृष्ण को भी नहीं थी महावीर को नहीं थी हमारे हमको भी नहीं ओनली इगोइज्म ओनली इगोइज्म हमने ये किया ना हमने ये किया ना हमने ये किया ना हमने ये किया हमारा इगोइजम बिल्कुल नहीं है और ये देह का तो मालिक भी हमने ये देह का मालिक हमें कभी हुआ नहीं ये वाणी के ये चीज का मालिक नहीं हुआ है और ये माइंड का मालिक मालिक और आपको हमारा तो कोई आदमी साथ ले जाता नहीं तुम्हारा साथ ले जाओ नहीं ले जाता इसकी जिंदगी भी उसका इच्छा दे साथ ले कैसा ले जा रहे तो धोखा उधर बैठा है ना गुस्सा मार मार के निकालता है निकल जाओ बाहर और रेंटल रूम खाली कर दो सबका मार मार के खाली कराता है और आप खुद ही भगवान हैं भगवान का अनुभव आपको है ही नहीं भगवान का अनुभव नहीं आत्मा है ये वही अनुभव सेल्फ का सेल्फ का रियलाइज नहीं किया और जो आप सेल्फ नहीं है वही मानता है कि मैं ही सेल्फ हूँ The world is the puzzle itself. કે ભાઈ જેમનો હાથ પેલા છોકરાને શીખવાડે છે અને એમાં એટલા એટલા અઘરા અઘરા શબ્દો હોય છે કોઈ પણ બુકમાં કે કોઈ પણ ભક્તિ ગીતમાં કે જેમ માણસ પોતે બે શબ્દ વાંચવા માંગતો હોય તો બધો એક લીટીની અંદર જો ભક્તિ ગીત આવી શકતું હોય તો આટલી બુકો છપાવવાની ને આટલો બધો માથાકૂટ તમે જરૂર શું પડે એક જ શબ્દનું જે ગીત થતું હોય તો પચીસ ગીતની લાઈન લખવાની અને કોઈ પણ માણસ સીધી રીતે મા શબ્દ બોલે એટલે માનો અર્થ આપણે સમજી ગયા પણ એક જ શબ્દની અંદર કે એક જ લીટીની અંદર કે બે લીટીની અંદર કે પાંચ લીટીની અંદર સાધારણ રીતે બધાને સમજી શકાતું હોય એ પ્રમાણે દરેક લોકો એક લીટી તો ડાક્ટર ને ના પછી એક લીટી ની વાત એટલે એમ નથી જેમ છોકરાને એક જ શબ્દ છે માં બોલે છે માં પોતાની મેળે ગોતી આવે છે બરાબર માં એની પાસે આવી જાય હા બરાબર એટલે તમને આપણે એક જ ગીત માટે એમ કહેતા કે પચીસ પાના હોય પચીસ મુક્તિ ગીતો હોય પચીસ પચીસ ભક્તિ ગીતો હોય પણ ગીતનો ભાવાર્થ તો એક જ આવતો હોય કે કોઈ પણ વસ્તુ એક માણસ માગે છે એક જ વસ્તુ માગે છે બરાબર વાત કહું પણ આપણા લોકો રોજ ખાવાનું જોઈએ છે એક જ દાડો લે તો શું થાય અમુક વસ્તુ કાયમ માટે એક જ વસ્તુ ખાઈએ છીએ કે એના વાત તો બહુ વસ્તુ નથી પડે અમુક વસ્તુ કાયમ માટે ખાઈએ છીએ એમ છે ના ના તે અમુક વસ્તુ કાયમ માટે પણ રોજ ખોરાક તો ખાવા જોઈએ આપણે તો તો એક ગંતવ્ય કરી દઈએ પરમાનન્ટ કરી દઈએ દો ચાર દિવસ પરમાનન્ટ કરતા કરનાર नहीं सर्टिफाइड डॉक्टर होना चाहिए ऐसा ऐसा हल्तू बल्तू नहीं सर्टिफाइड डॉक्टर होना चाहिए ऐसे गलत है आदमी पास ले दिया दवा क्यों नहीं लेता है सब लोग जाते हैं दवा तो अच्छा डॉक्टर पास जाता है उसकी डिग्री क्या है देखते है एम बी बी एस भी चलेगा हमको तो एम बी आप समझ रहे हैं? બાવીસ છ ઓગણીસો સિત્તોતેર દાવા દર્શન નોટિસ મોકલી, નોટિસ મોકલી. આ ચાતા એ પ્રિય નથી આ ચાતા હા આ ચાતા છે ને એ એન્ડ ઉપર અસાતા વાળી છે અને એન્ડ વાળી છે શું છે એન્ડ વાળી છે અસાતા વાળી છે સાતા અસાતામાં પડી ગયું ત્રેવીસ કલાક સાતા રહી હોય પણ એક મિનિટ અસાતા થઈ ખલાસ થઈ નાખે છે ગુરુદ્વાર કરી માટે એ સાતાને શું કર્યું ચોપડીએ ઓળીએ ચોપડીએ ઓળવીએ એટલે અમે અમારા આનંદમાં રહીએ સાતા અમને રૂચે છે આ રૂચિ નથી અને અચાતા ઉપર એ રૂચિ નથી. અસાતા ઉપર આવી ગયો કિંમત તો ચાતા નહીં જે જગતે કિંમત વાંચેલી વ્યવહારથી સાતાની કિંમત. જેની કિંમત જગતે વાંચી છે વ્યવહારથી સાતામાં જ હોય દાદા એ તો બરોબર આમે સાતામાં હો આવો આવો એ બધું લઈને આવ્યા હોય કોઈ બધું બીજું પુણે લઈને આવ્યો સ્વાગત બધું લઈને આવ્યો નહીં દોઢ બે મહિના પણ મળ્યો કઈ વાર છે આ બાજુ આવો. તમને રોજ મળતો રોજ આમ મારું કાઢી લેતો તમે કાલે રહેવાથી પૂછ્યું હતું આપણે યાદ જાગૃતિ છે નિરંતર પ્રભાવનો કઈ છે પ્રભાવ પ્રત્યે જયારે રૂકી રહી નથી એક અણુ પ્રમાણમાં પરમાણુ રીતે રૂકી રહી પછી એને શું પછી બધું પરમાત્મા પણ એને પૂછનાર નથી કેવી રીતે પૂછશે? હવે ઈચ્છા જ નથી પણ સવાલ ક્યાં પરમાત્મા કોઈ પૂછ્યું છે સગાઈ ક્યાંથી પૂછતો તે પકડાય કે નહીં પૂછવાનું તેને પૂછ્યું મારે મૂર્ખ થયો જેને પૂછવાની જરૂર નથી એને પૂછ્યું બરોબર છે વાત. और ये પ્રભાવના ક્ષયથી ઓર ઓર આનંદ અનુભવાય છે એવું અમે કહીએ છીએ જયારે તમે થઈ ભાઈ દ્રષ્ટિ રાખજો સમજાવું ને આપણે ખુબ જ સુખ થતા રહે છે જો જરાક ધરાય નહીં તો પાંચસો મહાત્મા ભેગા થયા હોય તે આનંદ આવી જાય જો ધરાય તો ધરાય ક્યારે ખૂબ ઉલ્લાસમાં આવી જાય તમને ઉલંઘન પછી બીજું કઈ બોલ્યા આગળ બોલ્યા આગળ બોલ્યા કે તમારા પ્રભાવ થઈ તરફ દ્રષ્ટિ રાખી પ્રભાવ જેટલો પ્રભાવ નો થાય છે એટલો પ્રભાવ નો જેટલું સમજવાનું બીજું બધું કરવા જેવું જ્યાં સુધી પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર છે જ્યાં સુધી પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર ગયો સહક્ષેત્ર માં થોડો વખત રહી અને સિદ્ધ ક્ષેત્રમાં સ્થિતિ થાય સહક્ષેત્ર એ સિદ્ધ ની દરવાજો છે સિદ્ધ દરવાજો પછી બાંધેલ નહીં પછી કોઈ પર ટિકિટ લેવાની રહી નહીં લાયસન્સ લેવાનું રહી નહીં કોઈ ભૂતવા ન રહી બાટવા ન રહી પેલું સાહેબ ને પૂછપૂછ કરીએ વાંધવાદ કરીએ સાહેબ ને પૂછપૂછ કરીએ ત્યારે પત્તો પડે સાહેબ રૂમમાં બેઠા હોય. સાહેબ રૂમમાં બેઠા હા. કમ્પ્યુટર હોય મિથ્યા તે સાથે હોય દાદા આ આ જે જ્ઞાન કે છે જ્ઞાન એ જ્ઞાન શું છે જ્ઞાન આ જે જ્ઞાન બરોબર છે પણ એ મૂળ ભગવાન ની વાણી ખરી ભગવાન ની વાણી એ જડ છે આપણે ત્યાંથી છે ભગવાનની વાળી સાંભળે ચેતન ને પુસ્તક માં આવું રહી જાય એટલે ચેતન ખરેખર નહીં ચેતન પર્યાય ને ઘટે ના નીકળતી હોવાથી ચેતન ભાવ આપણને અત્યારે ચેતન કોઈ ના દે વર આપે બરોબર એટલે પ્રત્યક્ષ માં એને તેથી કહ્યું બાકી આ પરોક્ષવાણી તો શાસ્ત્રમાં ઉતરી પછી થઈ ગઈ જળ જળ થઈ ગઈ જળ ચેતન જગા એવું બને નહીં મોહબતી આપો આપો દાદા કેટલાય કાંથી ચાલ્યું આવે છે આમ જ ચાલે છે કે આમ જ ચાલે છે જ્ઞાન તો હોય અજવાળું હોય ત્યાંથી બીજો થશે નહીં તો પછી આ આ કરતા લાગે પણ હવે આ તો પૂર્વના જે જ્ઞાનો હતા શાસ્ત્રનું જે જ્ઞાન હતું એ તો ક્રમે એક એકને અપાતું હોય એનું છે ભગવાન આપણે ચૌદ પૂર્વ ચૌદ પૂર્વધારી જે લોકો હતા ચૌદ પૂર્વ પૂર્વધારી જયારે ખતમ થયું ત્યારે દસ પૂર્વ રહ્યું નવ પૂર્વ રહ્યું આઠ પૂર્વ રહ્યું શાસ્ત્રવાન કે છે અને એ બધા ચૌદ પૂર્વધારી તો એને તો આપણે શું કેવડી કહીએ ને શું કેવડી કહીએ ને ત્યારે એ પાસે જે જ્ઞાન છે એ તમે જ્ઞાન તો ખરું જ ને હા એ સાચા જ્ઞાન સાચા જ્ઞાન શુદ્ધ કેવડી શુદ્ધ કેવડી પણ એ સુખ કેવી શાસ્ત્રને જાણે અને આત્માને જાણે આત્માને પ્રયોગક્ષમ પ્રમાણે જાણે કેવું આત્માને પ્રયોગક્ષમ પ્રમાણે જાણે પોતાના પ્રયોગક્ષમ જેવું હોય એટલો જ આત્મા જાણે બધા આત્મા ના જાણે પણ આખું શાસ્ત્ર બધું જ જાણે શું કેવું તમને દર્શન હોય ને દસ પૂર્વ થી ઉપર ના ને એટલે પ્રયોગક્ષમ સંપૂર્ણ એમનું હા પ્રયોગક્ષમ પૂર્વક બરોબર છે બરોબર છે કારણ કે પડેલા કહેવાય એ જ્યાંથી પૂછો પોતાના લક્ષમાં હોય કે આમ હોય આમ ના હોય એવી છે ને પોતાને થયું સમોસો છે આત્માનો પણ જાણે ખરા કે આ આદરવાય જ્ઞાન નહીં બરોબર છે બધું જાણી શકે બરોબર જાણી શકે કેવી છે કે આ આદર ના કહેવાય તમે આવો તાર પૂછો કે બધું પૂછતું મને તો ઘણી ઈચ્છા થાય છે હવે તો હું બધું થોડી તમારી યારે રહું પણ નક્કી કઈ સંજોગ પાછા લીમડીમાં લીમડી જઈએ તારે દાદા દાદા રહી જગ્યા કર્યું થઈ જતું હે પૂર્વકર્મ ઉપાર્જિત કર્યું થઈ જતું ના પૂર્વકર્મ થાય આજે ઈચ્છા તો જોઈએ ને અત્યારની ઈચ્છા કામમાં આવે કઈ કોઈ કોઈ ઈચ્છા ખરો કામમાં આવે આધારે ભેગી થાય છતાં આ જતા ઈચ્છા છે ઈચ્છા નથી પણ તેના ઈચ્છા રહી ગઈ હતી પહેલા રહી ગઈ આથી પાંચ વર્ષ પહેલા બધી ઈચ્છા થઈ હોય ને અને આપણે તપસ્વી પૂરી કરું દાદા બરોબર પણ બધાને એમ થતું હોય છે કોઈ દસ મને પચાસ ભાવ ભાવ ભાવ माझा दहा वर्ष पाच वर्ष काही जामे करू ઈચ્છા જેની છે લોભી છે કે બધું ઘણા જુવા પાછું જાણવું પડે